મોક્ષે જવું હોય તો પછી જ્ઞાની પુરુષ મળવું જોઈએ મોક્ષ જવાની ઈચ્છા થાય બધા બધાને ઈચ્છા થાય મોક્ષે જવાની તો બધાને ઈચ્છા થાય ને મોક્ષે જવાની તો બધાની ઈચ્છા થાય ને અમારી પાસે આવું મોક્ષે જવાનો વિચાર આવે ત્યાં અમારી પાસે આવું અને ટિકિટ કાઢી આપીએ બસનું ટિકિટ કરી આપે એટલે અહીંયા આગળ ચિંતા વરી જેવી થાય ભગવાન જે વસ્તુ છે ખરી અલગ કરશે ઉપર છે ભગવાન અઢાર અઢાર બાર છોતેર અને રાગ થી બોલ્યો નહીં થોડું જુદું નહીં રાગ થી આમ તો બગાડવા કોઈ જોયેલા નહીં ત્યાં જોયેલા એને પાંચ આજ્ઞામાં એટલે પુરુષાર્થ કહેવાય પાંચ આજ્ઞામાં રહેવું એટલે પુરુષાર્થ કહેવાય હા એ પુરુષાર્થ કોઈ પુરુષાર્થ નથી પાંચ આજ્ઞામાં રહેવું એ જ પુરુષાર્થ એ ધર્મ એ બધું મોમાં જ આવી ગયું બીજું પછી દેરાસર જવાય તો શું ના જવાય તો કશું કરવાનું નથી પાંચ આજ્ઞામાં રહેવાય એટલું રાખવાનું એ એવું છે કે એક વખત રાગ રહે ને પછી એની હા પાછું એ પાછું એની પડે મન બગડવું ના જોઈએ કારણ કે લોકો મન બગડવા બગડે વાણી તો વાણી વખત ના બગાડે ચીકના મારે બગડે મારે ચીકના મારે વાણી ના બગાડે તો મન તો બગડે કે રહે મન વાણી બગાડવાનું તો કમ છે સંસારની દ્રષ્ટિએ તો ખોટું દેખાય ને ખોટું દેખાય ખરું પણ વખતે પેલું મન મનમાં જે કરવું સંસારમાં સારું દેખાય મનમાં પૂછાઈએ એ બહુ ખરાબ બધું તો અંદર ફળ કરી જાય પણ મનનું પૂછાઈ કામ તો બહુ ખરાબ પેલું તો અંદર ફળ કરી જાય તમે કેવા માણસ કેમ બોલ્યા કર્યા કરે અરે પોલીસ વાળા પકડી દઉં એવા વિચાર પાકિસ્તાન જેમ લડી ચાલતી છે કે અહીં કેટલા માણસો રાતમાં સપનામાં એમ થતું હતું કે આ એક બોમ્બ નાખે છે ઊંઘમાં બોમ્બ નાખ્યા એવા બધા ઊંઘમાં બોમ્બ નાખ્યા પાકિસ્તાન હા એનાથી સુધાર બોલી મન બગડવાથી સંસાર બગડે છે મન બગડે વાણી બગડે મન બગડે છે દેહના બગડવાથી જે સંસાર બગડે છે દેહનું ફળ અહીં નહીં મળે દેહનું ફળ નહીં મળે ખરાબ છે સારો છે ખરાબ છે સારો છે એટલે મન બગડે નહીં એવું વિજ્ઞાન હોય ઘરા માણસો મન બગડે નહીં એટલું મન આપણા કંટ્રોલમાં રહેતું હોય એવું વિજ્ઞાન હોય વિજ્ઞાન થી મન કંટ્રોલમાં રહે તો બીજા કોઈ રીતે મન કંટ્રોલમાં રહે આપણે વિજ્ઞાન આપ્યું છે મન કંટ્રોલમાં રહે તો નિકાલ કરી કરે વાણી અને મન બે ગમતો સ્વભાવ આવ્યો તો એની બધા કરે ના ગમતો હોય તો પછી અને ના ગમતા સ્વભાવ વાળા આવતા શું કરો છો સચિદાન ફી રકમ મગજમાં એવી રીતે બીજા ભાડે છે મારા મનને જ આવે એટલે આપણે એમ છે હોય મનને આવે છે એટલે મને આવે છે મનને આવે છે એવું તમે જાણો છો તમને આવે છે મને જ આવે છે મનમાં મનમાં આવે એટલે આપણે અમર થાય છે એવું છે ને કે મનમાં બે જાતના વિચાર આવે સારા આવે ખરાબ વિચાર આવે પોતાને ગમતા વિચાર આવે તો તમને આકર્ષિત દોડે અને ના ગમતા આવે તો ક્યાં વિચાર આવે છે આવા ક્યાં વિચાર આવે છે ખરા વિચાર આવું બધા કંટાળી ગયા કેવી રીતે આમ કંટાળી ગયા પછી પેલા પેલા ખરાબ વિચાર આવ્યા કરે કંટાળા એકદમ કંટાળો આવી જાય કામથી કામથી કંટાળો આવી તો સવારના વહેલો નીકળવું પડે રાતના મોડું આવવું પડે કામથી બહુ કંટાળી જાય પછી મગજ ઠેકાણે રહેતું નથી પછી વિચારો આવે ખોટા વિચારો આવ્યા કરે જગતમાં ના જીવાનો વિચાર આવે છે નહીં નહીં વિચારો એટલે હજી જતા નહીં પેલા અથવા કઈ એવું એમના ફાધરે દીક્ષા લીધી છે સાધુ થઈ ગયા છે અને એના રસ્તે જવાનો વિચાર થાય છે ઘણી વખત ઘણી વખત થાય છે બહુ કંટાળે એટલે સાધુ થવાનું એવું એવા વિચાર આવે છે લાખો બધું બહુ કંટાળો તો નાતા હોય છે કંટાળે ના બિલકુલ કંટાળો આવતો હોય ખૂબ સુખ હોય ખૂબ સુખ કંટાળો ના હોય ત્યારે આપણે કંટાળીને ભાગી ગયેલા આપણે ઘણા ખરા ખરા જોડે કંટાળીને ભાગી ગયેલા રીતે ખાલી આવે છે બરોબર દેવી રાત આવી બે કામ જ જ કરે છે કામ આપણું છે કે નહીં કામ જ આપણું બસ ઉતર્યા નહીં કેટલાક લાગે કામ આકરું હોય તો બસ ના બસ બસ બધા લોકોને કામ આગ્રહ મળતા છે તમે એકલા એટલે કેવી રીતે મને તો વધારે જવા આવવાનું નહીં રહ્યું એટલે અંદર આપણે આપણા કામ નહીં થવે નહીં પણ એવું છે ને બોલું અને જવું પડે છે જોગે જ પડે અને સવારના નવ વાગે હાજર થવું પડે છે રાતના રીતે બધું જેની હાથે લક્ષ્મણ એકાદ હોય તેનો ઉપયોગ શું કહેવાય જેમ છે તેમનું શુદ્ધ ઉપયોગ છે કરતા કોણ નિમિત્ત કોણ આપણે કોણ કરતા કોઈ છે જ નહીં આપણે નથી કોઈ કરતા નથી વ્યવસ્થિત કરતા શું વ્યવસ્થિત કરતા ધ્યાન માં આવે બધું ભૂલી જવાય ભગવાન કહે છે કલાક રહેલા મુક્તો મહાન ઉપકારી કહે પોતાની જાતિ ઉપકારી મોટા મોટા ઉપકારી હોય કલાક રહેતા બહુ થઈ ગયું કલાક થઈ ગયું કામ લેવા માટે તમે પ્રયત્ન પાથડીએ મારે કામ લેવા માટે પાથડીએ મારે આપણે વ્યવસ્થિત કઈ કરી શકે નહીં આપણને અને જો આપણને વ્યવસ્થિત કરી શકતો હોય તો આપણે આપણે નહીં વ્યવસ્થિત નહીં કોને કરવો તમને કરી શકે ને સિદ્ધાર્થમાં કરે વ્યવસ્થિત દાવામાં છૂટી ગયા હું કરતા છું તો હતી વ્યવસ્થિત દાબામાં અને કરતા રહ્યા છે તે એને દાબામાં છૂટી ગયા હું કરતા છું તો હતી વ્યવસ્થિત દાબામાં થઈ હું કરતા છું મળું છું તો વ્યવસ્થિત દાબામાં છૂટી ગયો ઓટોમેટિક મુક્ત થાય એટલે પછી મુક્ત જ છે હવે આમ તો લબડાય કશું નથી લબડાવી જરૂર જ નથી અને જે જે ભાવે બંધ બંધાયેલો તે ભાવે નિર્જા થયા નહીં એમાં બહુ ઊંડા ઉતરવા એવું નથી કે આમાં થાય છે તેમ આવું થાય કરવા જેમ જતી રહી કરવાનું અને કરતા વ્યવસ્થિત છે કઈ કરતું નથી આ બધા નિમિત્ત છે નિમિત્તે બચવા ના ભરાય મામા તો કશું દુઃખ ના હોય ને ખરું દુઃખ મામાને હોય બહુ અમર છે આ હુવા એટલે બહુ ખોટી પેલી હુવા એટલે કરી આવે તો આમાં કોણ છુટકારો કરી સ્વીકાર કરવાની ઈચ્છા છે કરીને મુંબઈમાં છો મુંબઈમાં તમે એ રહો છો સાથે રહો છો બે જણા વાત કરી તમે તમે આવા અમે આવા પછી ઘરમાં બેસીને બે વડે તારીખે શું આવે એને શું આવે ઘરમાં પેલા બે જણા વડવું પડે ના વધુ પડે ના વડવું પડે કોક દાડો હોય ને બિગાડી દાડો એક દાડો તો હોય છે ને દેડ થશે તો દેડ થશે તો દેડ મોડા પર દિવસ ફરી રહેલો હોય સરસ સરસ દૂધમાં આખરે બધું સારી સારી લખે જમે છે ત્યારે મોડા પર દૂધ દિવસ કીધું હોય ને જીવન એવા એ લોકો દિવસ દિવસ મગજ થઈ ક્યાંથી લાગી ગયો એમને મોડા ફરી વળગી આખો દાડો જતા આવતા દુકાન લગી એટલે છોડી એટલે દુકાને કહે છે સચિદાના અમે જઈએ છીએ કાલે અમે આવીએ તાર હોય છે લગજ માખે ના દેખાતી એટલે આમ પ્રસંગ છો એને વર્ગાન કેવી રીતે આવે તો વર્ગા ભૂત લગે એવું કહેવાય શું કરો છો વેપાર કરો છો અમે તો કે ત્યાં છોડીને જ આવીએ સર્વિસ કરે છે ને એટલે કે અમે તો ત્યાં છોડીને જ આવીએ કારણ કે તમારો દોષ નથી એમાં તમારી જવાબદારી નથી તમને ન કરી શું કહ્યું હા જવાબદારી એની પોતાની છે જો ભાગ્ય હોય તો જવાબદારી કરી નોકરી પછી જવાબદારી કરીને આપણે શું કરી શકવાના છીએ પછી ના કરી શકાય આપણે વિચાર કરીને શું કરી શકવાના ત્યાં પાણી ભાગીએ ને આપણે આપણી શક્તિ કેટલી શક્તિ નહીં કેટલી આટલું આપણે કરી શકીએ આપણી શક્તિ કેટલી હજાર રૂપિયા લાવે છે બધા લાવે છે કેટલા લાવે છે આપડે હિન્દુ ખાણું તો એવું છે ને જેમ અડચણ આવી હોય તો વેપાર થવાનું થઈ શકે એવું છે આપણું હિન્દુ ખાણું એવું છે કે સમાવેશ કરી શકાય સંતોષપૂર્વક મુસ્લિમ ને ખવડાવી કરે એ વાત છે શું સંતોષ ના થાય અને આપણે ખીચડી કરી કરી હોય ને પછી રીંગણા બટાકા નું શાક કરતો ચાલે નહીં કે રાત પૂછજે બધું પૂછાય પૂછ્યા છે નથી કશું પૂછો હા તમારે ના પૂછો તમે પૂછો આપણે ઉપર પહોંચવાનો રસ્તો જોઈએ છીએ માર્ગદર્શન આપણે ઉપર પહોંચવાનો રસ્તો જોઈએ છીએ માર્ગદર્શન જોઈએ ઉપર તો જઈ રહેલો છે આપણે એમ નહીં સાહેબ સીધી રીતે આમ તો બધા પહોંચી જાય છે આપણે શાંતિથી પહોંચી શકીએ કોણ જાય છો બધા પહોંચી જાય ને જંજાળ હારે આવે પહોંચે છે પણ હારવાર જંજાળ જતો છે આપણા બધા પહોંચી જાય છે કોને ઘેર જાય છે પણ શાંતિ લઈને જવું જોઈએ ત્યાં હોય શાંતિ અહીં અહીં મારી ભરતી વખતે દુખાય જનતાની હાથે અરે દુઃખ ન કલાકે એ નહીં એક કલાકે દુઃખ રહી ના થાય અહીં મરતી વખતે જન્મ દુઃખી હતો કે દુઃખ પછી મરી ગયો એમ કે દુઃખ ગયું નથી દુઃખ તો જોડે લઈ ગયો દુઃખ તો દેહનું જોયું દેહ ગયો એટલે કોઈ છુટકારો લાગે નહીં ભટક ભટક ભટક ભટક ભટક ભટક કર્યા કરે આપણે ફરી વખત જન્મ ન લેવો જોઈએ એવું કઈ ખરું ફરી વખત જન્મ ના લઈએ એવું કઈ ખરું ના હોય તો એવું જોઈએ એની મોટી છે તમારું પ્રોબ્લેમ બહુ મોટી જે હોય તો ફીમાં તો આપણો આપણે શરીરની ફી આપવાની કે પૈસાની ક્યાં આપવાની એવો માર્ગ ગમતો નથી સંસારમાં તો રહેવું જ પડે એમાં તો કઈ છૂટકો નથી રહેવું પડે છે જબરજસ્તી એટલે એવું હોય રાજી ખુશી નહીં રાજી ખુશી ઓછી <laughs> આ તો ના છૂટકે જે રાજી વસે તે ના છૂટકે અહીંથી ક્યાં જવું બહાર નીકળ્યો રસ્તો જ નથી પછી જવું ગમે નહીં સહેજે કંટાળો કંટાળો આવે નહીં આવે કંટાળો નથી આવતો કંટાળો નથી આવતો કંટાળો આવે આવે ને બધા ચિંતા થાય ચિંતા થાય ચિંતા થાય ચિંતા નથી આવતી હમણાં ની બિલકુલ નથી આવતી ચિંતા વિચાર વિચાર ક્યાં વિચાર વિચાર જ આવ્યા કરે શું કઈ ખબર નામ શું છે ચિંતા થાય એના માટે શું કરો છો કઈ નહીં ભગવાન નામ નહીં ભગવાન નામ લેવા નૌકાર મંત્ર કે સામાયિક તે દર્શન કરવું હે દર્શન ન થાય બે બે રાખેલા દર્શન કરીએ બીજી તો કોઈ ચિંતા નથી થાય છે એક જ ભરો નૌકાર ગણ્યો હોય ને તેનું ફળ આવતા દાડા મોબાઈલ કરે રક્ષણ આપે એવું ફળ છે નૌકારનું નૌકાર એ કોઈ હાથો સમજીને ગણ્યો નથી આ તો जपा जप जपा जप को जाप जाप करा करे नाश मन का मन को आयो नाश मन का नाश नवदार नवदार સાથે દાપત થયેલો છે વાંધો નહીં ડામર રસ્તો ચાલે અને તો જમાનો લીક નો છે ને જમાના લીક જમાના લીક ન જમાના લીક એટલે અક્ષર ખરો ને લીક નો અક્ષર ત્યારે લીલા વાત કરી તેને વિચારો આવ્યા છે જ્ઞાન કેટલું કરાય જ્ઞાન તો આપને ખબર પડે ને અમને શું ખબર પડે કે અમે પાછળ મેં ભેગું કરીને કર્યું બધે અમારે જાણીએ છીએ ભેગું તો હવે અમને શું ખબર પડશે જ્ઞાન તેનું નામ કહેવાય પ્રકાશ કે ઠોકર ના વાગે આ જળ હોય ઠોકર કેમ વાગે અને જે ઠોકર વાગે છે તે જ્ઞાન સાંભળ્યું નથી તારે ઠોકર વાગ્યા કરે છે ને થોડી વાગે થોડી છે ને બધું ભલે વાગે છે થોડી તો નોકરી છે તો થોડી વાગે પછી અઢવાડિયું બહુ વાગે વાગ્યા જ કરે પ્રકાશ એનું નામ કહેવાય છે છોકર ના વાગે છોકર વાગે તો જાણવું કે આપણને પ્રકાશ હજુ લાગ્યો નથી પ્રકાશ નો લાગે કરતા છું એવું લાગે છે કે તમને આવે સપનામાં નહીં શું વાત કરતા પણ શું સપનામાં હું કરતા છું નથી કરતા કર્યું એટલે મમત મમતા કઈ હા આપણી પોતાની મમતા કઈ પણ કરાર કરેલો આપણે રમાની મમતા છે શું છે ભમા લોકો કરાર કરેલા એ કરાર તો પૂરા કરવા પડશે આપણી પોતાની મમતા કઈ આવે તમને કરતા પણ મમતા પણ ગયું ગયું છે લાગે છે ને લોકોની જોડે કરાર કર્યા છે તો પૂરા કરવા પડે એ જો એ છોડી દે તો વાંધો નહીં છોડી દે ને હિસાબ ચૂકવાયા સિવાય કોણ છોડી દે હા કશો ભય ભય ના લાગે ને કોઈ જાતના નહીં નિર્ભય છોકરી અને આપણું જ્ઞાન ના શબ્દ એવા વાંચી દીધેલા કે શબ્દ પ્રમાણ વર્ષું બીજી વાત એટલે જ્ઞાન લીધતાથી ભય લાગે નથી બધા કામ થઈ જશે તેમ થશે જ નહીં થવાનું છે વ્યવસ્થિત શક્તિ પ્રમાણે થવાનું છે તે તો થવાનું છે ના એમ નહીં પણ એને ભય લાગ્યો નથી ને આપણે આ કરવું જેવું એવું નથી લાગ્યું આપણે આ કરવાનું બાકી રહી ગયું છે એવું નથી લાગ્યું આપણે આ કરવાનું બાકી રહેલું છે એવું નથી લાગ્યું આપણે કરવાનું હોય તો ભય ઉભો થઈ જાય હા તો આમ બોલે ખરા થવાનું છે થશે અને પછી પાછું આગળ આવતા થશે એવું પાછું વિચાર આવે એટલે હવે બોલે થવાનું છે થશે પાછું થઈ જશે કા બોલે કારણ કે જ્ઞાન રહે નહીં ને એ જ્ઞાન વિરોધાભાસ છે કેવું છે વિરોધાભાસ વિરોધાભાસ બધું થશે કે છે અને પછી આવ્યું તો પછી શું થશે એવું વિચાર અને આપણું જ્ઞાન આપ્યું વ્યવસ્થિત એ તો એવું ભાંગેલ ના ઉભે શંકા ઉભી ના થાય શંકા ઉભી થતી નથી વ્યવસ્થિત દાદા વધારે સમજાતો જાય જીવનથી મેં એકવાર કહ્યું હતું કે વસ્તુત્વનો ખ્યાલ હવે આવી જવો જોઈએ અસ્તિત્વનો ખ્યાલ તો આવે છે આપે એક વખત કહેલું અસ્તિત્વનો ખ્યાલ તો આવેલો છે પણ વસ્તુત્વનો ખ્યાલ આવી જવો જોઈએ વસ્તુત્વનો ખ્યાલ રહેવો જોઈએ વસ્તુત્વ તમે જાણ્યું પણ ખ્યાલ રહેવો જોઈએ બસ તો તમારા ખ્યાલમાં રમેશભાઈ છો કે શુદ્ધાત્મા છો શુદ્ધાત્મા એ રમેશભાઈ તો ખ્યાલમાં રહેતું નથી ને બહુ શુદ્ધાત્માનો ખ્યાલ રહેતો ને એ ખ્યાલ રહેવો એટલે શુદ્ધાત્માનું ધ્યાન રહ્યું કહેવાય કોઈ પૂછે કે તમારું તમારું રસી રમેશભાઈ જે ધ્યાન છે કે શુદ્ધાત્મા છે ધ્યાન ત્યારે તમે શું કહો શુદ્ધાત્મા છે ધ્યાન હવે શુદ્ધાત્મા ધ્યાનને ભગવાને શુદ્ધ શુદ્ધ આત્મ ધ્યાન કર્યું શું કર્યું અને એને શુક્લ ધ્યાન કહે છે ભગવાન શું કહે છે શુક્લ ધ્યાન આત્મ ધ્યાન એ શુક્લ ધ્યાન એ શુક્લ ધ્યાનથી મોક્ષ છે શુક્લ ધ્યાનથી મોક્ષ છે આ બીજા બધા ધ્યાનો બધા પારા ચડાવનારા છે કેવું છે ત્યાં ચડાવનારા આ જગતના બધા ધ્યાન લોકો કરાવડાવે છે ને તે બદલનો કેપ ચડે ઉડતો બધા નશાબારી વાળા છે તે ઉડતું પોતે પાછ ચડ્યો પાછું ઉતરી ઉતરી દમ નીકળી જાય પાછો અને દોષ બંધાઈ જાય બધા આ એટલું જ ધ્યાન મોકશે જણાવ્યું શુદ્ધાત્મ ધ્યાન એ શુક્લ ધ્યાન છે શુક્લ ધ્યાન એ મોક્ષ છે થોડો થોડો મુક્તિ નો સ્વાદ આવે છે બંધન નો સ્વાદ તો સાચો હોય તો મુક્તિ નો સ્વાદ નહીં ખબર પડે બંધન નો સ્વાદ ચિંતા ઉપાધિ શંકા કુશંકા તો ભડકા તરફડા એ બધું સાચું હોય તેને છૂટ્યો હોય તેને આ બધા ગુણો ના હોય એ ગુણો નથી તમને તરફડાટ ફફડાટ નરમ થઈ ગયા ઓછા થઈ ગયા નહીં પણ જે છે નહીં એ તો ઘૂંઘરામાં છે વિચારો ના ઘૂંઘરામાં ને વિચારો બહુ કરે ને ત્યારે ઘૂંઘરામાં કહેવાય આ જ્ઞાન જ છે રહે જ એની કુદરતી રીતે રહે નહીં અભી બાપુ બાજુના ભય ભવિષ્યમાં શું થશે ત્યાંના બધા વિચારો આવે કરે ભય લાગે ભૂતકાળમાં થઈ ગયું હોય તેનો ભય આવે લાગે શું આમ થઈ ગયું હતું વખતે ઉઘાડું પડશે શું થશે આમ થશે સરકાર પકડશે શું થશે કરી હોય ભૂતકાળમાં મારના વેપાર પણ અત્યારે દુકાળ દુઃખ આવે ને કરેલાનું ફળ આવું ભોગવું પડે ભૂતકાળનો ભય લાગતો નથી ભવિષ્યનો ભય લાગતો નથી વર્તમાન વર્તે સરાસો જ્ઞાની જગમાન જ્ઞાની પુરુષ કોને નામ કહેવાય વર્તમાનમાં જેમ એટલે ખાવાનું આવ્યું સિગરેટ થાળી આપવાનું કામ થઈ ગયું આપણે એમ નથી કહેતા કે તમે ધ્યાન ના રાખશો કંઈ સારું હોય ને દહીં વડા તો ચાકી ચાકીને ખાધે નહીં આપે કારણ કે આત્મા જાણકાર છે આત્મા ખાનાર નથી ને શ્રાદ્ધ શ્રાદ્ધનો ભોગવનારે નથી આત્મા ભોગતાય નથી અને ખાનારે નથી ફક્ત જાણકાર વેગી આવે તો કોઈને આપી નથી દેતા ને આવ ને હા કારણ કે રમેશજી આપણે પાડોશી નતા પૂછે મારીએ પાડોશી પૂછે મારી શું કામ તમે જેને કઈ બેઠા ને એકાદ થઈને વધારે થઈને સુઈ જાવ કઈ આ જ્ઞાન તો વિશાળ જ્ઞાન છે કોઈ જાતનું કોઈ કેજે અડચણ ના લાવે વિશાળ છે ને સંકુચિતતા ભાવ નથી નામ પ્રકાર કેટલા ઠોકરોના પ્રકાર કેટલા ઠોકરોના પ્રકાર કેટલા ઠોકર ઠોકર વાગેલા જેટલા અજ્ઞાન ના પ્રકાર ને પ્રકાર છે અજ્ઞાન થી કરે અને જ્ઞાન એટલે પ્રકાશ ઠોકરો વાગતી બંધ થઈ જાય આપણે જેલમાં લેવા આવે ચાલો નીરુબેન શું થાય શું થાય જેલમાં કે કોણ છે કે તમે શું કહો જઈએ દાદા નીરુબેન જાય એવી વાત સાથે આપણે કહીએ કે આર્ય નીરુબેન લઈ જાવ અમારે ઘેર છે બહાર અમારે જાતે વાપરું પડ્યું તમારે પોલીસ વાળા છે ત્યાં શું ખોટું વૈભવ છે બધો જેલમાં વૈભવ નહીં હોય આ ઘેર અત્યારે ઓળીમાં ઓળીમાં ત્યાં આગળ પડી રહ્યું તેના કરતાં તો સારો વૈભવ છે કહીએ દુઃખ જ ના હોય ને આત્માને કોઈ જગ્યાએ દુઃખ હોય નહીં જે પૂતગળ આત્માધીન થયેલું છે ત્યારે તો પછી દુઃખ જ ના આવે આત્માધીન ચેતન પક્ષ નું ભૂતગલ થયું પછી શું ચેતન પક્ષ વિરોધી ભૂતગલ છે તો જાહેર કરે છોકરા બધી આનંદથી છે પાર રહી મુંબઈમાં આટલી ભીડ ના હોય ને તો લોકો ઘેરથી દુકાને નીકળ્યો તો ના વિચાર ચોપડામાં ફેરતો તો હોય બધા વિચાર કરતો કરતો કરતો શેઠ ઘેર આવે તો હતી વિચાર કર્યા કરે આ ભીડ છે એટલે પછી ભૂલી જાય વિચાર એટલું સારું છે આ ભીડ છે ને ભૂલી જાય નહીં તો ફેર વિચાર કરે જમતી વખતે દુકાન માં હોય જમતી વખતે માં જતા રહે છે કે જમતી વખતે માં જતા રહે છે જમતી વખતે ઓફિસમાં જતા રહે મોડું થઈ જાય કોઈક મોડું થઈ જાય જમતી વખતે ઓફિસ લઈ આવે વિચાર આપણા ત્યાં હોય જ્યાં હોય ત્યાં પહેલેથી તકલીફ કરી રાખજો એટલે જમીન તરફ જઈ હા પણ તે ગઈ ગમતી વખતે છે એટલી ખામી તો ખામી છે તો દૂર કરવી છે એ તો ખામી છે એ દૂર કરવી છે તમારી બેઠા હતા ત્યાં જતો એટલું જો ધ્યાન આવી જાય કે જમતા હોય ત્યારે સંપૂર્ણ જમવામાં જ ધ્યાન હોય હા કામ કરતા હોય જે કામ કરતા એમાં સંપૂર્ણ એમાં સંપૂર્ણ આ વિજ્ઞાન છે આ વિજ્ઞાન એવું એ શીખવું છે આ તો ચિત્ત લપટું પડી ગયેલું મન લપટું પડી ગયેલું પછી લપટું પડી ગયા પછી શીશીને મારેલું શું કામ શીશી આવી થાય ત્યારે નીકળી જાય સીટ લખવી પડી ગયું છે કે પડી ગયું છે ને તમારે લખતું નહીં પડ્યું નોકરી કરતી નોકરી થવાની જમવાનું લેટ થયું ત્યાં ગયા શેઠ વળે તે કરે ખબર શું કહ્યું શેઠ વળે શું કરવાનું દીકરી બૂટ કાઢવા જઈએ તો નોકરી જતી રહી તે થોડા તમે બૂટ કાઢવા નોકરી જતી રહે ના તો શાંતિ છે હા એ તો જતી રહે ન વિચાર થઈ જવાનું માર્ગદર્શન બતાવો ન વિચાર વિચાર સમજી જાય બધું બધું કરીએ બધું પ્રકારનું ઓપરેશન કરી નાખીએ આખું ઓપરેશન પછી રોગ જ ના રહે સંસાર રોગ જ રહે સંસાર રોગ બિલકુલ સંભળાતું નથી તો તો સંભળાય છે હોય તો ના સમજાય તમને એટલા નથી બોલાવ્યું મને નથી ભગવાન કહે પાંચે ઇન્દ્રિય રેગ્યુલર હોય તો જ કશું કહેવાય જ્ઞાન થાય બુદ્ધિ થયેલી ઇન્દ્રિયો ના થાય બુદ્ધિ થયેલી ઇન્દ્રિયો ના થાય ઇન્દ્રિય પાસે સચેત થઈ બુદ્ધિ થઈ જતી છે ખરી કેટલાક ના નાક મોટું થઈ ગયું હશે ગમે તે આપણે ગંદી જગ્યાએ કશું લખાણ લખાણ ખબર જતા નથી વ્યાખ્યાનમાં નથી જતા રજનીશમાં રહે હમણાં ચાલુ કરી છે ને કેટલી પાંચ રૂપિયા પાંચ રૂપિયા ટિકિટ ટિકિટ બધું આપણે ટિકિટ હોય તો ચાલે અમે જોઈ જાઓ છો હા એ નથી અહીંયા પહેલા હતા ત્યારે જતા હવે તો પૂના છે ને તો તારે એવું પાંચ હજારની ટિકિટ ના ત્યારે તો જાહેર લેક્ચરો આપતા ને રવિવાણી ઉપર બોલ્યા ત્યાં પછી જ્યાં હાર્ટેલી ધર્મ છે ત્યાં ફી ના ધર્મ અને જ્યાં બુદ્ધિગમ્ય ધર્મ છે ત્યાં ફી હોય સાધુ આચાર્ય બધું હાર્ટેલી અરે ઉપરથી તમે કે કેમ કેમ આવતા નથી કેમ આવતા નથી સાહેબ ફી લેતા નથી તમે બોલાવો છો તમારે બહુ સારા માણસ કહેવાય તો આની પાસે દસ લાખ રૂપિયા આપે એની કઈ જોડી નહીં એને કઈ નથી આવો આગળ એટલે એવું કે છેલ્લો આવ્યો છેલ્લો બેસી જાય હજાર કે પંદરસો કાયદેસર રાજાને જે હશે મોડે હશે એ જશે વાગીને મોડવાનું અને હાર્ટીનું કેવો હોય રાજાના અસ્ત્રો જુદો રાખી લે રાજા જુદો રાખી એના બધાના વારમાં ફેર ના હોય વારમાં ફેર ના હોય ચાલો પદ પદ બોલાવો હા માયા લુદર કયું નથી ધર્મ જ્ઞાની વધે ત્યારે માયા લૂટે ગરબા આ ધર્મની ગ્લાની થઈ ગયેલી છે શું થઈ ગયું છે ધર્મ ને કોઈ ગાળો કશું નુકસાન ના થાય કોઈ વર્લ્ડ માં નામ લઈ શકે નહીં સત્ય ધર્મ કોઈ વર્લ્ડ વર્લ્ડમાં નામ લઈ શકે નહીં કોઈનો દખલ થઈ શકે એમને પરમાત્મા પણ દખલ ન કરી શકે देर पहले प्रश्न किया था कि सब ધર્મથી માયાની ભૂખ બંધ થઈ હા, જાય ધર્મ થયો કે માયા લૂંટવાનું ચાલુ થઈ જાય ગમે તે ધર્મ પાળતો હોય પણ ધર્મથી એ ધર્મથી માયા લૂંટ બંધ થઈ જાય પછી ક્રિશ્ચન ધર્મ પાળતો હોય મુસ્લિમ ધર્મ પાળતો હોય હિન્દુ પાળતો હોય જૈન પાળતો હોય કે વૈષ્ણવ પાળતો હોય સાથે ધર્મ પકડ હોય ને માયા લૂંટે નહીં મોક્ષ ના લઈ જાય ધર્મ મોક્ષ લઈ જાય નહીં મોક્ષ વિજ્ઞાન લઈ જાય કોણ લઈ જાય મોક્ષે વિજ્ઞાન લઈ જાય વિજ્ઞાન ધર્મ ધર્મ જુદી વસ્તુ છે વિજ્ઞાન વસ્તુ છે